તમે બીજાની હશે કોની એટલે બીજું કોઈ સત્તા નહીં આપણે આપણો કોઈ બીજું સત્તા બીજી શક્તિ બીજી સત્તા એ બધું તમને કહું તમને કહું બીજી શક્તિ શું થાય છે બીજી શક્તિ પણ પરમાત્માની ઈચ્છા મુજબ કરે છે ને પરમાત્માની ઈચ્છા મુજબ થાય ને તો પરમાત્મા જોખમદાર થાય કોણ જોખમદાર થાય પરમાત્મા હા તો છે જ નહીં કોઈ જાતના આ બીજી શક્તિ એટલે કેવી શક્તિ છે તમે કહું એ શક્તિ કેવી છે તમે કહું સ્વતંત્ર શક્તિ નથી એ શક્તિ કોમ્પ્યુટર કેવી શક્તિ છે કેવી છે કોમ્પ્યુટર આ કોમ્પ્યુટર શક્તિ વખતે પરમાત્માની જરૂર થઈ છે કોમ્પ્યુટર ચાલે છે ને જેમ બીજી શક્તિ ચાલે કોમ્પ્યુટર હું તો પરમાત્મા શક્તિ આવે કહેવાય એમ કે છે કે જેમ વિજયની શક્તિથી કોમ્પ્યુટર ચાલે એમ પરમાત્માની શક્તિથી પેલું ચાલે ને શક્તિ તો કઈ નથી કોમ્પ્યુટર જુદી જાતનું છે આ કોમ્પ્યુટર જુદી જાતનું આ તો કોમ્પ્યુટર નહીં મેન મેડ છે પેલી બીજી શક્તિનું જે છે કોમ્પ્યુટર પેલી નેચર એમાં શું થાય છે કે આ ભાવમાં જે જે તમારા જે કાર્ય થયા તે બધી ચીજ એ શક્તિમાં જાય છે જેમ કમ્પ્યુટરમાં આપણે કોઈ વસ્તુ નાખીએ પછી એનો જવાબ હોય હોય એ રીતે આ ભવમાં જે કરેલા કાર્યો તે એની અંદર જાય છે અને તેનો તેનો જવાબ પછી આવે છે તમારે એને વિનંતી મારવાનું છે એના જવાબ નહીં છે કર્મની થિયરી એ જેમ કહો તેમ શું એના પ્રમાણે બહાર વર્તવું પડે હું નથી છતાં આ જગત નો ભૂ કરતા છે નહીં અને કરતા રગડ જગત થવું નહીં હજાર થોડા લાખો ના એવું નથી આ ભગત નો કોઈ પડતા થયો અને પડતા વગર ભગત થવું તો હું બોલું છું હું ઊંધું છું શું બોલું એના માટે गौपाल में इसलिए याद आ रहा आदव अस्ते जन नास्तिक वर्तमान की कर्तका આદવ અસ્તે કે યદ નાસ્તિક જો બિગિનિંગમાં નથી અંતમાં નથી ભ્રષ્ટાચારી થયું મારા બાપ હતા પહેલા નહોતા હવે વચ્ચે ક્યાં ગયા કે જે બિગિનિંગમાં નતું અંતમાં નથી તો પછી વચ્ચે ક્યાંથી આવ્યું પપ્પા આ વસ્તુ શું છે જે કરતા નથી એટલે સ્વતંત્ર કોઈ કરતા નથી સ્વતંત્ર કરતા તો બધા હવે લોકો આને કરવું બહુ આ પ્રગત પણ કરવા વગર થવું નથી આ બધે કરતા વગર એટલે નૈમિત્તિક કરતા છે કેવા છે નૈમિત્તિક કરતા તમારે તમારે તમારે કોમ્પ્યુટરની મજબૂત તમે ચાલવાનું ગોખણભાઈ બનાવ લેવાની કરતા તમે થયા બરોબર ને એટલે પણ નૈમિતિક કરતા કહેવાય આચાર બહુ ખરેખર કરતા બહુ કહેવાય નૈમિતિક કરતા થયા છે બધું થયું નૈમિતિક એટલે આમ છે બન્યું આમ છે બન્યું આમ છે અહમ બન્યું બધું હા હા પણ અમે ક્યાંથી બન્યું તો કે નૈમિતિક થયું અહમ એ પોતે બનેલું છે એ અહમ ને ફર્સ્ટ વસ્તુ ઉત્પન્ન થાય છે બહુ અહમ એ ફર્સ્ટ વસ્તુ ઉત્પન્ન થાય છે અહમ ફર્સ્ટ વસ્તુ થાય છે પછી જતી ફેક્ટરી થાય છે તમને થયું સમજાયું જે પેલી નીલ હતી નીલ એની નથી એની એના આપણે કામ કરવું પડે પણ આ નહીં સમજાયું કમ્પ્યુટર એનાથી શું છે એવું પરમાત્માથી એ નહીં સમજાયું એમ નથી કે આ કોમ્પ્યુટર આવ્યું ક્યાંથી એ તો પરમાત્માની બધી દીધું છે બધું મારાથી જ થાય છે હું કરતા છું કે કાંતો કોમ્પ્યુટર પરમાત્માની મરજીથી થયું છે કે આ બધું મારાથી જ થાય છે હું જ બધું કરું છું એવું છે કે આ કોમ્પ્યુટર એનાથી કરું ના એનાથી થવું હોત તો થવું માલિક કહેવાય આ જગત તો કોઈ માલિક નહીં તો તો કૃષ્ણ ભગવાન માલિક કહેવાય તો કૃષ્ણ ભગવાન જે લખવું પડ્યું છે એ તો લોકોને ડેવલપ કરવા માટે લખ્યું છે તો છેલ્લી થિયરી નથી લખ્યું છેલ્લી થિયરી અમે ગુપ્ત હોય છે ગુપ્ત પડે પણ એક્ઝેક્ટ નથી છેલ્લી થિયરી નથી આપણે લોકોને ભાઈ નહીં ને એટલા લોકો ખોટો ઉભો નાખે બધું આગળ આ જગત બહુ બહુ ખોટું છે અને તમે પોતે જ છો પણ તમે તમારું ભાન ખોટું છો એટલે આ બધું મુશ્કેલ ખબરાય છે તમને પરવશ થાય જ નહીં પણ પરવશતા ઉભી નહીં કેટલી બધી પરવશતા છે અને આ જાગૃતિ કેટલી છે હા તો અજાગ્રત છે એક માણસ બહુ સારા સારો લાયક માણસ હોય બહુ સુંદર વ્યવહાર કરતો હોય પણ એને એને બાંધી દીધી તો પછી એનો વ્યવહાર શું થાય બગડી જાય એવી રીતે આ મોહ મિત્રા નામની બાંધી ગઈ છે મોહ મિત્રા આ બધું કરવત કરશે કરવત તમને ગમે કેમ કહ્યું એને એને એવું એવું એના એક પલંગમાં પડી વળવાનું રોજ હોય પલંગ બદલો હોય અને વાઇફ જેને તે બદલો હોય આ ગપો એની એક ખાવી એને એના ઉપર પલંગ ભોગો કાપ્યો આપણે તો હતું આપણી સમજણ અને બુદ્ધિ સતત રીતે કહે છે આપણી બુદ્ધિ કારણ કે જો બુદ્ધિ હોય તો સમય ત્યાંથી સંતોષ ક્યારેક ઉભો થયો છે થવાની ક્યારે છે આ ત્યાંથી જે લક્ષ્ય હતું બતાવે છે કે આપણી બુદ્ધિ અમુક એવી રીતે કરી છે કેટલું જાણવું એની ઉપર ગયા આપ્યા હતા કારણ કે કેટલી લિમિટેડ આપણી કદાચ છઠ્ઠી બુદ્ધિ આપણને આ પાંચ ઇન્દ્રિયો છે કે એનો ભાગે છઠ્ઠી ઇન્દ્રિય હોય તો કદાચ આપણને ખબર પડશે તો આપણે હિન્દુ પાંચ જ અને તે લિમિટેશન એટલે હ્યુમન અને જાણેલા તો તમે પરિવાર છે આપણા ચાલ્યા કરીએ કરીએ તો બે થઈ ગયા કરે ખરો ફાયદો બધો છે કરવો છે સાથી નફો થાય છે જાણો મારો મતભેદ જો ઉભું થતું પોતપોતાનું કારણ પૂછો બરાબર પોતાને સંભોગ કરો નહીં એટલે ગ્લાસ નાખજો શું કહું જ્યાં સમય વપકી નહીં ત્યાં આગળ વપકી જાય લગભગ કરવાનું કોઈ કામ હતું નથી બહુ બહુ બહુ ઘરના લગ્ન વાત કરે છે અને બહુ ઘરના લાભ વાત કરે સવારે લગભગ કરો

પચીસ પાંચ ઓગણીસો સિત્યોતેર દાદા દર્શન તો મનને ધક્કા માર માર કરવાની આ મનને ધક્કો નહીં મારવાનો ધક્કા મારી કોઈ દુઃખી થયેલો કોઈને કોઈ સુખી થાય કોઈ મનને ધક્કા મારી સુખી થાય કોઈ આપણે મનને જોયા કરવાનું આવે તો એ જ્ઞેયને આપણે ના હતા આ સામાયિક અહીં શીખવા છે તે જુદી બિહાર ગયું જોતા પહેલા એ જ પ્રમાણે કરવાનું કેમ કે સામાયિક બહુ સારું થશે મને ધક્કો ધક્કો કોઈ મારવું ના પડે એમને સામાયિક છે ભગવાને કહ્યું કે એ સામાયિક પુણ્યા સારા જ સામાયિક બંને ધક્કા માર માર કરવા પડે આમ તેમ ધક્કા માર માર એનું સામાયિક જ કેમ કહેવાય તરફડા તરફડીઓ કહેવાય પછી ધર્મ ના સમજાય ત્યારે આમ ચડાવવાથી લાભાલાભ થાય શું થાય ભગવાન આવું મહાવીર ભગવાન મૂર્તિ પર ચડાવે મૂર્તિ પર ચડાવે મૂર્તિ પર ચડાવે પણ આજે સ્થાનકવાસી આ ફૂલ થતે તે છેલ્લા અવતારમાં કાઢવાના આ તો હજુ સમજે તે નહીં છે પેલા ફૂલ કાઢી નાખે ઉતાર વર્ષ છે સમજાય ને પેલા અવતારમાં જે કરવાનું તે આજથી કરીએ તમે આપણે કરીએ પેલા અવતારમાં જે કરવાનું ભૂલ એ પેલા અવતારની વાત પેલા અવતારનું છે ત્યાં અવતારનું લીધો નો અર્થ શું એક જ્ઞાની પુરુષ એકલા જ છે ફૂલ ના તોડે બીજા બધાને તોડવાનો અધિકાર બરોબર ને કારણ કે બધું જેને આજે સંસ્થાના વિચાર આવે છે ફૂલ ચડાવવાથી લાભ થાય અને ફૂલો થોડો દોષ છે બે આને નુકસાન થાય ને આઠ આની ફાયદો થાય છ આની ફાયદો વધારે થાય ને નુકસાન બે આની થાય ફૂલ તોડ્યાનું અને ભગવાનને ચડાયા એનો આઠ આની ફાયદો થાય છ આની રેર આપણે તમને ખબર ખબર ને એટલે ની એ વાતો છેલ્લા અવતારની વાત હતા લઈ પડ્યા છે એમને મહારાજોને કહ્યું પણ આવે સમજણ આવે તો આમનું નહીં ને આવે તો જ્યાં કસાય છે તો ધર્મ જ નથી તમે કહ્યું ને કસાય જ્યાં આગળ છે ત્યાં ધર્મ જેવી કશું વસ્તુ જ નથી કસાય હોય છે બધી કઈ એવું કંઈ પણ નહીં મળ્યું છે દાદો એટલે આ રજૂઆત તમારી પાસે કરે તો શું હતી સદગુરુ દેવકી સદગુરુ દેવકી પ્રભુ સ્વામી પ્રભુ હવે તો આત્મા આપનો જ પ્રભુ આપનો જ બની ગયો આજથી આપનું ચરણ રસ એ જ મારું જીવન અને સર્વસ્વ છે પ્રભુ એ જ મારું સર્વસ્વ છે પ્રભુ એ જ મારું સર્વસ્વ છે પ્રભુ કૃપા નિધિ અનંત કૃપા ઉઠાવ અને ભવ ભવના જે ઋણો છે તેમાંથી એમાં કૃપા એ જ મારા જીવનનું મારા જીવનનો માર્ગ અને દર્શન કરું આ રોજ જન્મે જન્મે નહીં મળે પ્રભુ નહીં મળે પ્રભુ નહીં મળે પ્રભુ આજ જન્મમાં સાર્થક કરવું આ જન્મમાં તમારા આશીર્વાદ લઈને સાર્થક કરવું છે પ્રભુ પોતાનું પાંચ ઓગણીસો સિત્તોતેર દિવ્યાનીબેને ત્યાં વડાલા એ પોતાનો જ છે બીજું બધું જ સહયોગ છે જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ એ પોતાનું છે એ સહયોગ નથી જ્ઞાન દર્શન ચારિત્ર ને તપમાં તપ એ સંયોગ છે અને જ્ઞાન દર્શન ચારિત્ર પોતાનું છે તપ સંયોગ છે એટલે પાછો આવે ને જતો રહે જ્ઞાન દર્શન ચારિત્ર પોતાનું તમે તો કોઈ પણ બોલાવતા નથી

તેથી ત્યાં વડોદરા મહાત્માઓ બધા ભેગા થયા હતા ત્યારે કહ્યું હતું શું કહ્યું હતું મેં કેટલા વખત બોલવાનું કહ્યું એક લાખ વખત બોલે તો મારા જેવા થઈ જાય મહાવીર થઈ જાય મહાવીર એક લાખ હા બે વાક્ય બોલતો કરે તું કેટલા કેટલા વખત બોલ્યા હતા દસ થી બાર હજાર વખત બાર હજાર લાખ પૂરા કરવા મહાવીર થવું છે હે જે મારી શું છે કરવું પડશે એમાં શું હતી એ દવા તે તો દાદા જ જાણે એ બે વાક્યની શું દવા છે એ તો દાદા જ જાણે પણ ખાલી આ બે વાક્યો લાખ વખત બોલે ને દોસ્તી આમ મસ્તીમાં દાદાનો ફોટો હમવા રાખ્યો ગજબ છે આપની સમતા આપણે રોજ જોડે જમતા હતા જોડે બેસતા હતા નવલ જોડે બેસતા હતા આજનો અમારે તો ફેરો નહીં આપણા રીતે પડ્યો વાઘ થોડું ફેર્યું હજુ એનું એ જ તમે થોડા આગળ જાઓ પાછા જાઓ અમે તેની તે જઈએ જગ્યા અમે ફેર કરીએ એક ક્ષણ ના કરીએ તમારી આખી ડ્યુટીમાં અમે ફેર નહીં દેખાઈએ તમને કર્મ નથી આવે તો તમે આગળ જાઓ પાછળ જાઓ નવા લતાના બેસતા કરે એવું જે ઘેર બેસતી એ કરીએ એવી જોડે જમતા હતા તે તેની તે કોઈ તમને મજા આવે ને કર્મ મજા આવે છે બરોબર મજા આવે છે એ બરોબર છે મજા આવે છે કેટલા પુણસારી માણસ ત્યાં સભ્ય ધર્મ જ્ઞાની પુરુષના દર્શન કરવા હતા ઘેર બેઠા દર્શન છે ત્યાં પુણસારી ઘેર બેઠા હતા ને ઘેર એ જગ્યા તો યાદ રહેશે હા એ જગ્યા એ જગ્યાએ દાદા જુઓ તો જ્યારે જુઓ ત્યાં દેખાય પણ દર્શન કરો તો દાદા બધા બરોબર થાય એ જગ્યાએ જે થયા કાયા બોલાવો ગણેશ છે તમારે તો પાડી રાખશે અમારા આપની સમતા વિચક્ષણ ಸಮಯ ಸೂಚಕ ಜಗತೆ ಆಪಣಿ ಸಮತಾ ವಿಚಾರಣ ಸಮಯ ಸೂಚಕ ವಿರೋಧಿ ಹೋಯಕ ફોન ધારો બધું બધું એમને જો આજે પાંચ તારીખે છે કલાક ના થાય કલાક ના થાય પાંચ દાડા પર બધા આ અંદર ગજબ નો અવતાર છે ગજબ નો અવતાર છે તો સંસારી નાખીને મોક્ષ લઈ જાય સાતમી પૂરો થાય છે એકત્રીસ તારીખ છે વાંધો નહીં આવે જો <laughs> તારીખ ભાઈ બરાબર જોઈએ આજે છવ્વીસ તારીખ જો થઈ જાય રહી જાય મોડે ના બોલે જાગૃતિ રહેવું જોઈએ ચૂક ના આવી જોઈએ ચૂક ના આવી જોઈએ તો છે આપ પટેલે નહીં જોવા દેવા મહી દાદા ને જોવા હા જય સંસારી કાર્યોમાં એક માણસ દુષ્મ છૂટે નહીં ઘણા ખરાથી વહી ગયેલો અને વિપરીત ઝોંખરા કેવું તે છૂટે એટલે આ બધી સિદ્ધિઓ લઈને આવ્યા માટે પાપ એ પાપ દ્વારા ધંધવા બહુ હરાયા અવિરત એના અવિરત કહેવાય અવિરત ઊંઘ એની ઘરે આવે દાદા નું કરતા કરતા ઊંઘ આવે તે બંધ ત્યાંથી બંધ એ પછી જાગ્યા જ ના થઈ જરૂર પાંચ દિવસ કઈ નાખી લોકો કહે કર્મ ભાગ્ય કરમ કરમ એ તો સ્ત્રી જાતિનું નથી પુરુષ જાતિનું નથી અને તમે છે તે પરમાત્મા ત્યાં આગળ આ જાતિ સિદ્ધ કરે માર ઘુમાડો મારે પછી મને પકડ્યો છે મને પકડ્યો છે તો પછી એવું જ થઈ જાય જયારે ઊંઘાઈ નરી આવી જાય ત્યારે શું બધા વાગે ઉઠ્યા વચ્ચે બધા લફડા આવે પાછા નહીં મન શું કે આમ કરો તેમ કરો કે ભાઈ હમણાં આ ફોન દાડા તમારે કોઈ આવવું નહીં પછી આવજો કઈ બહાર ગયા છો કઈ કઈ જાય પછી હમણાં એક મહાન કાર્યમાં પડ્યા જ છે બહાર ગયા છો બાકી આ તો પઝલ છે ગુજરે હોય તો ફરી આમાંથી નીકળે રમણો જાય કરે રમણ રમણ પછી નીકળે ને એવું આ પદ્ધતિ છે માટે મારે ભંભાળો મારે ભંભાળો બધું થઈ જાય જગત આપણું મનાયેલું નથી પણ આપણું નિમિત્ત છે શું છે આપણે નિમિત્ત છીએ હા જે બનાવેલું હોત તો વર્ગેલું રહે કાયમ બનાવેલું હોત તો ઓળખ નહીં આપણને ખાલી નિમિત્ત છે કોક કોક તમને ધક્કો મારે ચંપાબાન પર પડ્યો અને પછી ચંપાબાન તમને તમને વળે એમાં જે ન્યાય કરવા જાય કોકે તમને ધક્કો મારે એમાં તમારે શું દોષો કઈ નિમિત્ત ભલે એવી રીતે આ નિમિત્ત છે એટલે સુધર નહીં સુધર નહીં કોઈ જગત જાતે બનાવ્યું હોત ને સુધર બનાવ્યા પછી બનનારી વસ્તુ જ એને ના છોડે બંને વસ્તુ નહીં સમજ એને છોડે નહીં નહીં જોઈએ લાઈટ ક્રિએટ શા માટે હા આ તો નૈમિત્તિક થયું છે ધક્કો મારે માણેકલાલ ચંપાબાને લાગે ચંપાબાન તો ચંપાબાને કંઈ માણેકલાલ પર દાવામાં ના મળે ચંપાબાન તો તમારી પર દાવા મળે પણ ન્યાય શું કે કે આ નિમિત્ત છે બરાબર પણ આમને જરૂર એવું આ જગત નો ન્યાય તો કરું કે નિમિત્ત નિમિત્ત જ છે બધું જગત જગત બગડ્યું હે જગત તો શું કહ્યું બિલકુલ જરાય નહીં જરાય નહીં જરાય નહીં માસી બંને આવ્યા હતા મેં કીધું કઈ ઘડી છૂટે એ જ વાત કરી પહેલા આવ્યા હતા હજી આવ્યા હતા ઘરે અત્યારે હા ઉપર ગયા બેઠા જરા સત્સંગ કર્યો વાત કે વિચાર થયું કઈ ગયા છૂટે એમાં છૂટું કરીને પણ જ્યાં સુધી હશે નિમિત્ત પૂરું થવું છે ત્યાં સુધી ભાવ કેવો રાખે અત્યારે પડે તો ઝોક નીકળી ગયા નિકા કાઢી નાખો પણ હવે જ્યાં સુધી હશે ત્યાં સુધી હવે પાંચ તારીખ ભાગ્યો ટાઈમ કોઈ દાદા હા એક જ અહીં દાદા છે કેવું છે પાંચ રે એ દાદાની જવાબદારી હા નામ આવ્યું અને આગળ છવ્વીસ આવી જાય આવી જાય આવી જાય છે એમાં બે મત નહીં બે મત નહીં આવી જાય એવા છે આ નંબર લકી નંબર છે લકી નંબર છે

ઘણી વાર લાલ લાલ ઘટતી જાય તેમ તેમ ઘટે ઘટે વધી જાય ચોરાસી લાખ એનું ઘટેક ઘટેક કરવું પડે મનુષ્યનો અવતાર મળ્યો સારે ઘેર સારે ઘેર જન્મ થયા સમજી ગયા એટલે હવે આપણે કામ કાઢી દેવાનું શું કરવાનું કામ નથી કાઢી દેવું બિલકુલ અને હેલો માર્ગ છે દાદા રાખવાનો માર્ગ હેલો નહીં તો પછી કોઈ કાંઈ થઈ શેકવા નહીં પડ્યું લાખ અવતાર સાધુ પણ સાહેબ કશું હોય નહીં ઘોડો થઈ ગયેલો વાર ફરી તારો ના લાખ અવતાર વિક્રમકાળના સાધુ સાધુ પણ કરે તો એમાં કશું વળે નહીં આત્મદશા સાધે સાધુ વિક્રમકાળ સાધુ કોને ગણે આત્મદશા સાધે આત્મદશા સાધે સાધે પછી ગ્રહસ્થી હોય ત્યાગી એ સાધુ એટલે આ કાયકો છું ગયરા બેઠા છે ને મારી તો બધા